was me. Your teacher? Yes. Spain? Spanish? No. Texas. US. US. Not Indian. Texas. Are you fine? The sisters are there. One night. You don't know your sister. You don't know. You know. But here, there, I'm here. But you talk to each other. Who is, who is hemophile? Not you, but you use the hammock. આવો તમે છો સવારે ભૂપેન્દ્રભાઈ ભલે ચાલો આ બે જણ કર્યું આમાં શું છે કે આપણું ઇન્ડિયન ટ્રેડિશન છે એક જાતની પણ ટ્રેડિશનમાં કેવું હોય કે આજે તો આ એટલો બધો આધ્યાત્મિક સત્સંગ ઊંચા ઊંચો છે એટલે એને એમાં રિલેટિવ ટ્રેડિશન્સમાં પણ આપણે આ રીતે આધ્યાત્મિકતા લાવવી ઘટે શું પરંતુ આપણે પાછળથી આવ્યા છીએ આ છે ચલી આવી એટલે ચાલ્યા કરે છે જો પેલો હશે છે દલુ મારા પર દલુભાઈ સાહેબ વાયુ લાફ એટ મી કંચનભાઈ છે જ નહીં આઈટી સપોર્ટ એડમિનિસ્ટ્રેટર જોબ મળી ગઈ અમારે પણ ટેસ્ટ આપ્યો મેડિકલ હજુ વાર છે આવશે આપજે ત્યાં Your firm decision, then you will be doctor. Come on. You are doctor right from now. Go. Yeah. But remember me, huh? Now we don't go here. No, nothing doing. Go. આવો સાહેબ તમારા બેમાંથી તને એ વાલા છે કે તમને એ વાલી છે इक्वल हमने ही तो की जसवन पते आगे આપણે જોયું છે ને હિન્દી કરવા માટે અત્યારે યુનિટી છે કૃપાની અને ભગવાન શું હશે ચોરાસી નવેલે છેતાલીના બોલ્યું બરોબર છે અચ્છા જો આ ભૂપેનભાઈની દાઈ ક્યાંક સંસ્કૃતમાં એને શું કહીએ સંસ્કૃતમાં એ બહુ બહુ શબ્દ ના જોઈએ સારું ના એને સંસ્કૃતમાં શું કહેવાય સાહેબ કોને કોઈ કે એનું હિન્દી બહુ સારું છે એટલે મને બધા પાછળ દેખાય એવું બોલે સાહેબ હા એવું તો હોવું જોઈએ એટલા માટે અંદર આવી તો બહાર પણ આવું મજવું પડે બધું આટલા બધા બેઠા છે હજુ જોડે જગ્યા હા હું તને નીચો નાનો થવું નથી કહેતો જો શું નામ તારું ચૈતાલી બે બરાબર ચૈતાલી છે તેનું હિન્દી બહુ છે તેને હિન્દીમાં શું કર્યું education Hindi level level MBA અને એમકોમ કર્યું છે ઇન હિન્દી હિન્દીમાં પણ સ્કૂલિંગ હિન્દીમાં સ્કૂલિંગમાં કયા લેવલ સુધી એમકોમ સુધી ના હિન્દીમાં હિન્દીમાં હિન્દી લેંગ્વેજ એના લેવલ્સ હોય છે હા એટલે એમ કોઈ કોલેજ હિન્દીમાં જતી રહે ના ના તમે સમજ્યા નહીં હિન્દી ભાષાનું એક્રેડિશન હોય છે એનું લેવલ્સ હોય હા, હા. છે તેને જાણતી નથી પણ તું ક્યાંની ક્યાં ભણી હતી હિન્દી હે ઉદયપુર રાજસ્થાન उदयपुर तो पक्की हिंदी वाले हाँ, उदयपुर। है पटेल लेकिन पक्की उदय वाली हो उदयपुर वाली हो गई हाँ तो हम मंजूर करते हैं आपकी हिंदी लेकिन सब समझ पाए ऐसा हो जाएगा ना हाँ, बस। कैसा भी है करो जाओ बाकी का हम संभाल लेंगे पसंद भाई हाँ आप तो पुत्र आप संभाल लो और वहाँ संघ है वो सब संभालने का उनकी हिंदी के बेस पर बाकी का सभी के सारा भारत में जा सके हिंदी बेल्ट में ऐसा करवाएंगे किस क्या किसको ये भगवान शु हसे पुस्तिका को શું કહ્યું ભગવાન શું હશે રિપ્લાય ભગવાન શું હશે કમર કમર એને બોલવાનું આવો એટલે આવું આપણે ફેંકમ ફેંકી કરીએ ચાલે કે નહીં બોલો તો સત્સંગ થશે કે ટાઈમ બગડશે બધો પણ મીના બોલતી નથી બગડી જશે ને ટાઈમ તારે પૂછવું જ કશું તું મને કે ભગવાન શું હશે તું જ કે છે મીના નાખો ભાઈ એને બધું સમજણ પડી ગઈ શું આપો ના હાચું કહી દે બોલવાનું શરમાવાનું છે એમાં શરમ આવે બોલ મોટલે બોલ ભગવાન શું હશે હા બહુ દરભાઈ તમને શીખવાડે એવી છે બધાની અંદર બેઠેલો આત્મા પણ આત્મા શબ્દ બીનાબેન બહુ સમજવા મુશ્કેલ છે બધા માટે આ વેસ્ટર્ન વર્લ્ડ ને કહીએ આત્મા આત્મા આવું કરશે એ લોકો તો સ્પિરિટ એવું તો સ્પિરિટ સ્પિરિટ યસ પણ એમની લેંગ્વેજ એને અન્ડરસ્ટેન્ડિંગ છે નહીં તો બીજું બધું નહીં બહુ મોટા ફિલોસોફર હોય કોન્સ્પિરિટ એ કે કોન્શિયસનેસ આવું આત્મા શબ્દ તો ભારત નથી સમજે આખું ભારત મૂકે ને મોટા મોટા લોકો કોઈ સમજશે નહીં એ તો જસ્ટ સાઇન મૂકી છે શું કહ્યું છે just sign to understand that then in element that is there perpetually inside you. It is distinctly separate from the body. That is that. શું કહ્યું એટલે આ તમે શું કહ્યું હા તમે હા પણ આપણે આ બીજા જોઈએ આ તમે કહીએ છીએ બધા એને પણ પોતે આ તમે મીના ભગવાન આ તમે એટલે મીના આત્મા નથી પણ આ મીના છે તે તમને ભજે છે એવા તમે આત્મા આ તમે ઓમ તત્સત ઓમ તત્સત વટ આ સમજી કીધી આ બધા ભારતની સંસ્કૃતિ છે આખી એટલે એને બ્રહ્મને સમજવા માટે આવી છે તો એને આપણે આપીએ બધા હિન્દ કરવા માટે કામ એટલે તમારા શિકાગોના સંઘ પાસે જાય છે આ કામ બધું એમના દાદીમાં સાંભળે છે કે નહીં દાદીમાં દાદીમાં કઈ ગયા હવે એમને હું કેમ પાછા કસે ગયા એમ કયા નથી ખબર બાજુ હા મને દેખાય એમાં હા તે બાજુ મૂકી પપ્પા એવા કર્યા છે ને તૈયાર <laughs> there, degree. Then, hmm? From one year above, Jai Satchidanand Sangh, world quarters, as well as Jai Satchidanand Sangh, international quarters, and the head there, Basant Pai Sahib, and on the behalf of Aptaputras, and on the behalf of all Mahatmas. She is a Mahatma or he is a Mahatma? Who is Mahatma? You tell me now. You tell me now. Who is Mahatma? She, she is a Mahatma or he is a Mahatma? શું એ બોલે તો મને બધાને સંભાળવું પડશે એમાં જરૂર નહીં આવે બધી ઈ કે સી છે જ નહીં શું કહ્યું ઈ કે સી જેમાંથી એની છે જ નહીં એમાં તે આ એસ કોને મૂલ્યો એ દરુભાઈ હાઉ કે ઓર મહાત્મા મહાત્મા મહાત્મા બોલે એ શબ્દ બધું સમજી ગયા છે પણ વ્યવહાર રિલેટિવ લિવિંગ એ તો રિલેટિવ લિવિંગ છે Nobody in the world not have that he can change, make any change in that. Hmm? And it's a very pious living. All relative living is very pious living. Darubai. Yes. So unless you are best of the best friend for Meena to with Meena, for you to live with Meena, my best friend. In the whole of the world of 7 plus billion, look and look, there cannot be any better friend than my Meena. Is it true for you or wrong? Huh? Correct. How, how much correct? Ex- absolutely correct. absolutely <laughs> correct. Don't understand. In percentage they understand. 100%. 100%. Not 110? No. no. She'll be happy. if you say 99, what wrong? I done? you are giving 100% less. Hi. That is the best friend, friendship relation, is the topmost relation for a human being of this world, and so also for India. Friendship. In the language of Vitrag, Bhagwan, the relations and the way human being should live is four ways. This is the first way. Hmm? As by oneself. Atma is Atma after all. It is, not that easy to understand Atma like that. I am even so I live like that. But in this world, how do I live? That in my, my all vision, my whole seven plus billions are my the best friendship relation I have lived, each and everybody, with each and everybody. દાદાજી એક વાત કહું આ મારું બધું જ મારું સર્વસ્વ ફ્રેન્ડશિપના બેજ ઉપર પ્રાપ્ત થયું છે ના તો વિતરાકોની ભાષા કહું છું તમને અને મને આ શરીરે શીખવાડ્યું છે અને કુદરતી આવ્યું તું આગલી લાઈફમાં અને માસ્ટર મળ્યા અને એમને સમજણ પડી what is relation after all આપણે કહીએ કે ફાઇલ ને ફાઇલ ને રિલેશન કરવું ફાઇલ ને સમજ્યા પરંતુ what is the best relation that કહ્યું કે આ ભારતના હ્યુમન બિંગ્સે કેવી રીતે જીવવું જોઈએ ચાર ભાવનાઓ કહીએ એટલે આ ચાર ભાવનાઓમાં ટોપમોસ્ટ છે પહેલાં પહેલી મૈત્રી ભાવના શું કહ્યું અને ત્યાર પછી એ આત્માને એ બાજુ જવા માટેની ચાર ભાવનાઓ આવે છે અને ચોથી ભાવના કરુણા ભાવના છે શું કહ્યું કરુણા ભાવના એટલે it supersedes all pity aspects, pity aspects. And pity aspects are superseded, ka- karu- ka- krupa is superseded, pity is superseded by krupa. And krupa is superseded by karuna. So from krupa, karuna, in degrees they start. Hmm? Degree by degree, sub ultimate out of four. And topmost in the world to live as a human being, Maitri, Uttam Maitri. And then third one comes Kshama. So, હવે વર્ડ શું સમજે છે કે ફરગીવ કરો ફરગીવ કરો ફરગીવનેસ બધા પોતપોતાની ગુવા હમ? ક્ષમા ક્ષમા અલ્ટિમેટ વર્લ્ડ ક્ષમા To forgive and be forgiven શું કહ્યું so that one no one gets forgotten પણ આ જોડે રહીએ છીએ તો આપણે ફરગોટન છે એવી રીતે જ રહીએ છીએ હે ગેટલોસ જેવા રહીએ છીએ ના, ના. અરે, અરે. then why does it come in the words? I do, hey, hey, hey, hey, get lost you. No, I don't like. એવું કેમ બોલે આ લોકો હ્યુમેનિટી છે વાસ્ટ ઓશન છે આખું તો આજે આપણે આ હિન્દી માટે આને આપીએ છીએ આ દીકરીને ગૃહલક્ષ્મીને અમારી ભૂપેન્દ્રભાઈની હા લે જાશે સ્ટાર્ટ સ્ટાર્ટ ના okay take your papers over writing. Hmm? Readable letter, write, read- readable will be there or not readable. ભૂલો એ નો અપરાય છે ઉદયપુરની રહી છે એટલે <laughs> જવાબ કૃપાનું સાહેબને કહેજો તમને મોકલી આપશે અને થોડી બબે પાંચ પાંચ કોપી મંગાવી રાખવાની ચાલશે તમારા વડીલો બધા પણ ચાલે હિન્દી કારણ કે India largest belt of India is Hindi and after that comes largest is the south block the north and south Opposites have to come near eh, in a friendship relation. This is very important. But in America it is not so. Is it so in America? No, America North South. North South I say. Uh, our Sanpati Sahab, Vasant Bhai Sahab, is there North South dialogues going on in America? Uh, dialogue also change, you know, every 30, 40 miles. हम फंस गए What I said North South. America, North America, South. North America or South America? Okay. You, you stay in South America, I said. No. Tennessee in the South States. uh, Eh? Tennessee. Yeah, it's the South. and Yeah, then- South, South, yeah. No, they have their own flag. What do you say? Ah, Confederate flag. <laughs> South no, but They, they fly their flag, Not years national but, but now they have made, they have made friendship. The Rubai, you don't know that? They are, they are merging now. Little by little they are merging. No, no, but now they have, they have made friendship. You know that? Oh, they are allowed to keep their flag, but national flag is tried. Federal, national flag. So they, they are allowed to keep along with that, that thing. It's a good thing, nothing wrong in it. Hmm? In Kashmir, they would like to fly that Pakistan flag, though in India now. So India should allow, but you flag, put your flag, but at the center, side by side, put Indian flag. Indian national flag. એવું નહીં કહેવું છે પણ big Indians have no power to say. but uh, is it a fallacy, fun or what sort of it is? Uh, they are the reason. દાદાએ કહ્યું છે તમે બધા બેસી જાઓ ને તું તો આવ્યો તો કાલે લોકો બધા આવીશ હે તમે કચ્છી વાળું કરો છો બધા બેસી જાઓ અને કારણ કે આપણો સત્સંગ ચાલે બધો હે એક તો અમે ક્લાસમાં મોડા પડ્યા છીએ it is my mistake to come late in class student as a student in the class of my master DCS, Teacher masters. Teacher masters. Huh? What do you want to say? Dadani. Bhaiya. Bolo. See, this is the opportunity they get to come close to you. Uh, I know. So let them finish fast, fast. I know, I know, I know. Always. Yeah. That is your tradition and culture. No tradition, no. There no, is it is no culture. tradition. Coming close to you, that's all. No, no, that is culture, I say. They can do it on the phone. You are from Sandhi Mani, Krishna Bhagwan also for him. आश्रम है वो तो कल्चर है तो दादा भगवान ने आपने आपने बताया indicated in 2005 India will be the epicenter for Adhyatmic living that is the human living that has to be from inside within that is the real human living એટલે એ હ્યુમન લિવિંગ શીખવા માટે અને પાર શીખવા માટે બધા જે ઇન્ડિયામાં જોવા હશે તેનું એપી સેન્ટર તો બે હજાર પાંચમાં ઓપન થઈ જશે આવું. નથી હે કોણ બેન છે કૌશલ કૌશલ્યા આવે તેને બરાબર છે એટલે આ ખાલી ઇન્ડિયાનું એપી સેન્ટર આધ્યાત્મિક એપી સેન્ટર કેવું આધ્યાત્મિક એપી સેન્ટર અને પીસ બોમ્બનું એપી સેન્ટર સાહેબ ઓકરીજમાં નખાયું ઓકરીજમાં નખાયું એટલે કે universal peace bomb that is what he says is it true there can be anything like a peace bomb એટલે ભાઈ બોલો ને ભાઈ જોડે વાતો તો કરો એટલે બધા ડબ કેમ થઈ જાય છે Yes, yes, Dadaji. There is peace bomb. It doesn't allow the other bomb to fall. One voice cannot be heard. Any, any voice start with one only, Dadaji. Ah, okay, okay. United voice. Yes. Okay, okay. બસ આવે છે સારા છે. સારા હમ. કોણ છે આ બક્ષી પક્ષી આ તમે આપેલા હતા ખૂબ આશીર્વાદ તો There is a question here. હું આ આ પ્રશ્ન છે અહીંયા અહીંયા પ્રશ્ન છે દાદાજી પ્રશ્ન લેવો પડશે હા we have time. ઓકે આપણી પાસે કેટલો સમય છે કલાક છે કે નહીં સર કલાક કલાક કે પોણો પોણો તો add ten minutes to that એટલે કેટલું થાય ફિફ્ટી મિનિટ્સ હા ફિફ્ટી ફાઈવ મચ બેટર ઓકે ઓકે બસ યુ એગ્રી ચલો થોડું મંજૂર આપો છો આપણે શું આ છેલ્લો દિવસ છે આપણો હા yes. સાંજે સાંજે કરું ને હજી. છેલ્લો દિવસ હા તમને લાગે છે કે છેલ્લો દિવસ દાદાજી આ ટ્રીપનો છેલ્લો દિવસ ચાલો આ કોને આપ્યું છે લગભગ કંચનભાઈ Your- પંચર પંચર વિચાર ઓકે તમે કંઈક બીજું કોઈ આપશો બીજું કોઈ તમારું છે એ સાંધા લઈએ આપણે nine three- અત્યારે આપણું nine three zero nine. ચાલો જય સચ્ચિદાનંદ નમો Địa Tạng Mô Địa Tạng Mô Sư Tạng Mô Sư Tạng Mô A Nhờ Đi Hờ Mô A Nhờ Đi Hờ Mô Vân Sa Yà Mô Vân Sa Yà Mô Lưỡi Sơ Và Sao Mô Lưỡi Sơ Và Sao Mô Sô Panchana Mukha Mô Sô Panchana Mukha Sô Ba Hục Pa Sơ Sô Ba ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ આપણી ગૃહલક્ષ્મીનું નામ ભૂલી ગયો હું. ચૈતાલી ચૈતાલી કઈ ચૈતાલી ચૈતાલી તું એક કામ કરજે જો હલાય છો બેસ બેસ જો આ છે ને don't this is not really much you will do anyway but for you basically to start and show me a specimen એક નમૂનો હમ? તે મને અહીંથી જ ચાલુ કરીને આપજે five page translate and give me સાહેબ તમારો ઈમેલ આપો બધું કરો હા, yes. હા અમે અહીંયા છીએ આટલા દિવસ છીએ હજુ કેલિફોર્નિયા છીએ up to twenty first or twenty સો સપ્ટેમ્બર છે બહુ છીએ હા પછી જેટલું થાય આપણે મોકલજે ત્યારથી ચાલુ કરીશ કે આજથી આ નાની છોકરી કે આજથી આજ આજ ભાઈ અત્યારે બીજું કશું નથી કાલ કોને જોયું એવું કેવું છે? શું થઈ જાય અરે વાહ વાહ બહુ આશીર્વાદ છે આપણા બધા આમ છે છેલ્લો દિવસ ના હોય બધી આજે જ હોય આપણા હવે આપણે કંચન મેળવી લઈએ ઓમ નમો વિકરાળાય દાદા ભગવાનના સિંજનકારો આપણે લોકો બની જવું જોઈએ હમ આ જ લોકો દાદાજીના વિશે સૂત્રો સમજાવવા છે એમના અનુભવ જ્ઞાન સૂત્રો શ્રેણી પચીસમાંથી અમને આ શરીર જે શીખવાડ્યું અને સુરેશભાઈ અને બીજા બધા વસંતભાઈ બધા થઈ ઠાકોરભાઈ નવીન સાહેબ ને સાહેબ મોટા દીપાકાનંદ સ્વામીજી આ બધાએ થઈને એટલા મુખ્ય હતા એમાં એમને થઈને એમને બહુ ગમ્યું આટલું આટલું બધાને કામ લાગશે મહાત્માઓને એટલે પણ શરીર મને શીખવાડેલું મને કોમ લાગ્યું શરીરને શીખવાડેલું તે બધાના શરીર તો પોતપોતાના છે કેવી રીતે કોમ લાગશે બધાને પણ લાગે કંચનભાઈ લાગે એ અનુભવ છે આ તો અનુભવનો સાથ એટલે એમાંથી તે કુલ એક્સ્ટ્રેક્ટ સાયન્ટિફિક આ બધા કામમાં લાગશે હમ? એમાં જેને જે લાગે તે બધા તો કરી શકે છે આ તો જનરલી દાખલ આવી એટલે એમાં ટ્વેન્ટી ફિફ્થ બુકમાંથી બુકલેટ છે બધી ચેતાની ટ્વેન્ટી ફિફ્થ બુકલેટમાંથી ત્રણ સૂત્રો પૂછ્યા છે આપણે. Number one number ninety three and number one one four એ આપણે લઈએ વન બાય વન સરસ વન નંબર વન લઈ ગયા out of twenty five book રિલેટિવમાંથી રિયલનું પ્રોડક્શન એ પ્રોડક્શન કહેવાય બોલો નાસ્તો નથી મળ્યો આજે બધા એટલે ચા નથી પીધી તો બોલ નહીં પ્રોડક્શન રિલેટિવમાં નફો પ્રોડક્શન નથી કહેવાતું કંચનભાઈ શું છે આમાં વાત મને સમજણ ના પડી મને સમજણ નથી પડતી આપણે બધા સમજીએ મીના તું સમજાય પ્રોડક્શન કોને કહીએ એટલે તું લેંગ્વેજ તું સમજાય છે વોટ ઇઝ પ્રોડક્શન બોલવાનું આપો ભાઈ તારે દીદા તું આવી છે સાહેબ આવ્યા છે સાહેબ તારે સાહેબ છે ને તો હમ. એ શું લખ્યું છે ખબર ના પડી પણ પ્રોડક્શન નો મિનિંગ કશું બનાવવાનું બનાવવાનું આ વાક્યનો મિનિંગ ખબર નહીં પડી તમને ના ચેતાલી યુગ તે સાંભળ્યું હમ ચેતાલી નાખો પ્રોડક્શન મારી સમજણ પ્રમાણે જ્ઞાન ઉપર ભૂપતભાઈ ક્યાં ગયા ભૂપેન્દ્રભાઈ દેખાતા અહીં અમને શીખ છે હા અચ્છા હા મારી સમજણ પ્રમાણે બોલું છું કે જ્ઞાન લીધા પછી જે મને સમજ બોલતેથી બોલ નજીક મારી ચલ શરૂઆત મને સમજાય છે કે જ્ઞાન લીધા પછી જે જુદું મને અંદરથી ફીલ થાય છે કે સમજમાં આવ્યું છે એ પ્રોડક્ટ રિલેટિવમાંથી રિયલનું એ પ્રોડક્ટ એ પ્રોડક્શન છે એટલે રિલેટિવમાં જે શીખવાનું મળે છે હા કે હવે સાચે જ રિલેટિવ છે એની સામે હું રિયલ છું અને હું રિયલ છું તો રિલેટિવ છે એવું બધી સમજણ મળે બધા રિલેટિવ લાઈફમાંથી એ પ્રોડક્શન કહેવાય હા એટલે કે એને પ્રોફિટ કહેવાય પણ રિલેટિવમાં તને અને તારા પતિદેવને જે ડોલર્સ બહુ વધારે મળે પ્રોફિટ ના કહેવાય ડોલર્સ નહીં વધારે મળે તો નહીં એટલે બેંકમાં જમા થાય તો એ પ્રોફિટ કહેવાય ડેબિટ થાય તો પ્રોફિટ કહેવાય કે ક્રેડિટ ડોલર્સ ક્રેડિટ થાય તો ક્રેડિટ થાય તો તું ના પાડું છું આ જ્ઞાન પ્રમાણે એ ડોલર્સ તો અહીંયા જ રહી જવાના છે મારા અહીંયા રહી જવાના વાંધો નહીં પણ રહેવાના ખરા <laughs> તારા છોકરાને કામમાં લાગશે હા એટલે કહેવાનો મતલબ તારે એવો છે કે બેંકમાં નાખીશું ખરા પણ રહેશે નહીં કદાચ કારણ કે આપણે અમે જાય પણ ખરા પણ કે મને એટલે જે ક્રેડિટ થાય એની પાસે ડેબિટ થાય ને એને ક્રેડિટ નથી કહેવાતી જે ક્રેડિટ નથી કહેવાતી એને નફો કેમ કંઈ કહીશું આપણે એટલે એનો અર્થ એટલે ડોલર બધું ભૂલી જવાનું સીધા સૂત્ર કર્યા કરવો છે નહીં ચાલે કોઈ તમને કરવા નહીં દે આ વ્યવહાર કરી ના કરવા દે વ્યવહારમાં રહેવું પડશે કઈ જશો કોઈ છૂટકો છે સાચું કહે તો બધી બાજુથી વિચારી લો કઈ પોઈન્ટ હશે કે આપણે એસ્કેપ થઈ જઈએ ચાલ કઈ ઓફ is is any escape from this relative living હા ખાલી આપણે આ જ બધા સમજી બેઠા છે સમજી ગયા જ્ઞાન સમજીને રિલેટિવમાં લઈએ ને એને પ્રોડક્શન કહેવાય શું કહ્યું પરંતુ રિલેટિવ આપણને કહે બધા હારા પેશન્ટ બહુ હારા આવે છે અને સારું બધું જમા નથી એમાં રસ નહીં લેવાનો એ રસ લીધો ને એ ડોલર નફો થયો પણ રસને લીધે પછી લોસ થયો રિલેટિવ લાઈફમાં આપણે નફો કોને કહીએ છીએ આપણને ગમ્યું એ બધું નફો ના ગમ્યું એ બધું નુકસાન આવું કહીએ છીએ તો ના ગમે જ્યારે નફો બનાવશો ને ત્યારે પેલું ગમેલું છે ને એ તમને લાભ કરશે થોડું એટલા જ બધા નહીં એમાં રસ નહીં હોય તમને શું કહ્યું રુચિ જ નહીં નહીં એમાં છતાં આવી જશે અને તમે ક્લિનિકમાં જશો પેશન્ટને કરવા માટે ઢીલું મોડું કરી જશો મને રુચિ નથી કાંઈ કાંઈ કંઈ કરો એવું કર્યું નહીં છે હસીને ફસલા મજાથી કરવો પડશે અને એ શું છે રિયલ છે કે રિલેટિવ પણ એ ડ્રામા છે કે no drama real real drama છે કે રિલેટિવ ડ્રામા છે પણ એ રિયલ જેવો નાનો હોવો જોઈએ રિયલ જેવો ના હોવો જોઈએ Real જેવો હોવો જોઈએ પણ છે સાથી એવો હોવો જોઈએ પેશન્ટ એટ્રેક્ટ થાય એટલે ને. હા, બસ નહીં તો પેશન્ટ જતા રહેશે તારા તો તારા ડ્રામા ડેન્ટિસ્ટો નહીં કરું તો હું થશે ચિંતાની સમજી ગઈ ને એટલે ઘરમાં ઘરનો ડ્રામા કરવાનો ગૃહલક્ષ્મી રહેવાનું ખરું અમારે ભૂપેન્દ્રભાઈ ગયા કે ભાઈ કઈ બાજુ બેસી ગયા ફૂડ લેવા ગયા ફૂડ લેવા ગયા શું લેવા Food લેવા જાય. ફ્રૂટ Food. Ah, food ama. Itu iya aku kedua sini. Kata dia baca. Ada time sih tu. Ini kaya. Food. अगर आप क्यों मुझे लेट कर रहे हो सुनने वाले अलर्ट करो मेरे को मैं तो ना नहीं रोक થાય જરા ગાંધીના સરસ ગાદી આપી પણ હવે આ શરીરને આરામ નથી ધ્યાન દેતા પચીસ છવ્વીસ વર્ષથી આ શરીર છે એને આપણે અમે જોયેલું જ નથી જરા શું પેલા અમીન સાહેબ મને કહે છે સાહેબ કોઈનું ગજું નથી કે આ શરીરને તમે ખેંચી ખેંચી ધાગાને દોરું તૂટી જાય એ રીતનું તમે આનું એની પાસે કામ લઈ નાખ્યું અને હવે થોડો થોડો આરામ કરી દેતા રહેજો હંમેશા જ કે મને એમનું શરીર તો છે ને આટલું માથું કામ કરે છે એ કરતું જ નથી અને છતાં આજે અક્રમ વિજ્ઞાનમાં જે કામ આપી રહ્યા છે શું વાત કરો છો બોલો કારણ કે આમાં એમાં આખું દાદાએ એમને આશીર્વાદ આપેલા કે આ વિજ્ઞાનનો તમારો સૂક્ષ્મ આ સૂક્ષ્મ ટીકો રહ્યો જુઓ ને કે અને એને તમે લાખ વખાણ કરો પણ એવું કશું નથી પણ કોને ચાન્સ મળે તો પડી જ રહે છે એક જગ્યાએ કોઈને ચાન્સ મળે જાય તો બે મિનિટે મળવા જેવા ખરા રિસર્ચ સેન્ટર છે બધું તો આ નફા ટોટાની વાત તો કંચનભાઈ સમજી ગયા કે નહીં એટલે કે મહાવીર ભગવાને જે સાડા બાર વર્ષ સુધી બિઝનેસ કર્યો હતો શું બોલું ને એટલે ત્રીસને વર્ષે મહેલ છોડીને ગયા કે ભાવી સ્વામીનું રિલેટિવ નામ વર્ધમાન સ્વામી વર્ધમાન હતું કુક મેરમાં પ્રિન્સ તે ધર્મપત્નીએ રજા આપી કઈ વાંધો જાઓ કારણ દીકરી તો પરણાવી દીધી રાજે રાજે જ પરણાવી દીધી કોઈ કોઈ ઓબ્જેક્શન ના લીધું મોટા ભાઈએ ના લીધું દીકરી અમે વરવા આવીએ છીએ તમને હે તો દાદા કહે છે હંમેશા વિદાય સંબંધ અધ્યાત્મકમાં હોતો નથી એ સારું ના કહેવાય અધ્યાત્મમાં હંમેશા સત્કારો સમાજ એટલે ઘણી વખત આપણા વડોદરામાં દાદા ઉભા હતા ને ત્યારે દાદા વગર અમેરિકા જાય છે આપણે વિદાય સમારંભ અમને કરવા જતા હતા બધું થયું પણ આ વ્યવહાર છે આપણો બધો આપણે લઈ રહ્યા એટલે બધો વ્યવહાર હોય છે સમજે ને તે દાદાએ જાહેરમત ના કહેવાય વિદાય સમારી કહેશે બે ચાર જે બેઠા વિદાય કરે છે અરે દાદા વિદાય કરાય આ વાત છે અધ્યાત્મની ભાષા દુનિયાથી જુદી નથી ને એના વિરોધમાં પણ નથી પરંતુ દુનિયાને અનુકૂળ આવે એવી સુંદર ભાષા હોય છે તો હમ પણ આપણે આ શરીર એટલું શરીરથી જીવ્યા આવે ક્યાંથી ક્યાં આમ તેમ આમ કરતા કોઈ એટલે મહેર ભગવાનનો સાડા બાર વર્ષ જે ત્રીસમી વર્ષે નીકળ્યા છે અને બેતાળીસ વર્ષ six months a shade less than six months continually, non-stop, day and night, continuously, he went on doing this business of losing out their life, whatever body had accumulated. શું કહ્યું શરીરે જે જમા કરેલું તો નફો એ બધો જ એને ગુમાવી ગયો એટલે એમને બધાને સંદેશો શું આપ્યો કે માણસ માનવ માનવ છો માણસ છો અને ભારતમાં જન્મ્યા છો તો તમારા માટે તમારું જીવન શાને માટે છે after all just to experience your liberated state મોક્ષ એટલે મોક્ષે જવા માટે એ ભારતમાં લો છો સમજાયું ને અને ભલે એ અમેરિકા એ આખી દુનિયામાં ફરો ગમે તે ફરો પણ મોક્ષે જવા માટે ભારતમાં જન્મ લીધો એ લક્ષ જવું ના જોઈએ શું કહ્યું ભરતુઆરી રાજાનો પ્લાટ નાટક પર લીધો પણ હતો લક્ષ્મી અને ઘરમાં ખીચડી ખાવાના ઠેકાણા હતા છતાં લક્ષ્મી જરૂર કહેવાય બોલો બ્રાહ્મજી કરે મારી પિંગલા આવો દગો અરે રે અરે બાપરે મારી પિંગલા તે પિંગલા બધે હોય છે આ તો દુનિયા છે દુનિયા છે એટલું સુંદર એક્ટિંગ કર્યું તે ભાઈ તો એટલો બધો આવી ગયો ભરી રહ્યો સંસાર નતો છે કે તે પછી ઘેર જવા લઈને ભાગી ગયા પિયર ભાગી ગયા અને અગિયાર વર્ષે પછી જડ્યા પેલા ઘરે આવ્યા પછી અગિયાર વર્ષ પછી શું થાય ગયો એને અસર પડી ગઈ એટલી બધી ભાગી ગયો એટલે પેલું નડતા જ તને શું કામ અસર પડે તને ચેતા એવું નહીં તું નાટક શું ખરું કે નહીં આવું થયું એટલે મહેશ ભગવાને જે શરીર વર્ધમાનના શરીરમાં જેટલું હતું મોટા ભાગનું નીકળી ગયું એમને કશું કરવું નહોતું પડ્યું આગળ માસ્ટર મળી ગયા હતા જ્ઞાની પુરુષ આત્મજ્ઞાની પુરુષ આચાર્ય સાહેબ તે જમાનાના અને ત્રીજા ભાવમાં આખું બીજ પડી ગયું જે બીજા આપણને પડ્યું છે આ ભાવમાં કર્યું જે શક્ય નથી ક્યારેય પણ શક્ય નથી પડી છે છતાં બધા લાગે આ હું છું સત્સંગ કરી ભણાવું છું તે છું કરતા હું પેલું સંભાળ કેટલું સંભાળ્યું લગ્ન નથી કર્યું એટલે સંભાળી લીધું બધું થઈ ગયું તારે લગ્ન કર્યા એટલે બિચારા થઈ ગયા બધા આ વાત બહુ સમજવાની છે બહુ સમજવાની છે આ અધ્યાત્માની કોઈ પણ વાત કોઈને વ્યક્તિગત રીતે લાગતું નથી હોતી એને જ અધ્યાત્મની ભાષા કહેવાય છે અને અત્યારે આપણને લાગે આ દાદા ખેંચે ત્યારે પણ કંઈક કહેવાય જાય કશું અરે એવું કશું નથી અમે તો આની જોડે નાની જોડે જ બધું કર્યો છે ધનુભાઈના શરીર જોડે આ શબ્દ નીકળ્યો એ શબ્દ બધા વાપરી શકે દાદા કહે છે જ્ઞાન ખુલ્લું થઈ ગયું જ્ઞાન જ્ઞાનથી વાતો કરે ને પણ મને હાચવીન કરશે તો એને દુનિયા ઉચકી લઈ શકે છે મારા શબ્દમાં ચેકો નહીં કરે તો ઉચકી લેશે પણ એ તો કરી શકાય ના ઇઝી એટલે ગંજે એવું ના થાય અરે ભલભલા ગીતા ગોખી ગોખી કેટલું બધું થઈ શકે છે શબ્દો કામ કરે છે અનુભવ શું કામ કરે છે અનુભવ આપણે શરીર જીવે છે શાને માટે જીવન જાય બધા આપણે આપણી અંદર શરીરથી આપણને એવી રીતે તે શરીર શું શીખવાડે છે અમેરિકા આવ્યા છીએ આ બિલો ભરવા પડશે આ છે તે છે એટલે કામ તો કરવું જ પડશે ને હું કામ કરું છું તો તું ઘર અંબાર જે વાંધો નથી મને આટલું બધું સારું મળે છે વાંધો ઘર ડોક્ટર શું થઈ ગયું પણ ઘર અંબાર છે એમ તો ના કહેવાય ને કે પછી આપણા છોકરાને પછી કોણ સંભાળશે <laughs> મારું તને નથી પણ એ તો છે જ બધા છે હે કે બરોબર છે ડૉક્ટર છે તું ખબર આપણે દેવું ભેગું થવાનું થશે કે છે દેવું અહીંયા આગળ એટલે આવો હર્ષ અહીં બે કરવું પડે કોણ હમ એ તો ગાડું ચાલે નહીં એ પહેલાથી ચાલે એવું નથી બે બિલો પેમેન્ટ કરવાના તે અને બહુ થઈ જાય ત્યારે મોટો મેન્શન બનાવી દીધો એ તો કોણ બનાવી શકે ડોક્ટર એટલે નથી કરતો તમને એવું આ જીવન દાદાએ આપણને આપ્યું છે જે સમજ સાદામાં સાદી કોઈ દાડો કોઈ કાળમાં શક્ય નથી થઈ એટલી રીતે આપણે આપણા જીવનનું મહત્વ સમજાવ્યું અને છતાંય આપણે ગોથા થઈએ છીએ જોયા કરજો તમે અમે આ કનુભાઈનું જોયું બધું દાદા હતા જોડે હતા બધું જતું છતાં જોયું પણ એમનું પણ એમને ચેતવે નહીં ખરા પણ એ ચેતવાનું કેટલા મોડે પછી સમજાય છે એમ નથી સમજાતું કોઈને કોઈને નથી પકડાતું એ માર સારો એવો માર ખાઈ ગયા હોય પછી આ જેમ એમ નથી આવતું કશું આ સારો એવો માર ખાય છે એમ એમ નથી થતું અને માર કોણ ખવડાવે તમારી ભૂલ જ ખવડાવે ને તમને માર જો ભૂલ સમજાઈ તો સમજાયું ને તારે એ ભૂલ સમજી સમજી નફો લઈ લેવાનો અને શરીર ભૂલોના સ્ટોક વાળું છે કે ના ભૂલોના સ્ટોક વાળું એ તો બોલીએ ખરા ધર્મી સાહેબ હવે એને દાદાનું જ્ઞાન મને કરે શું એને આ તો તલવાની ધાર છે દાદા જેવું તેવું નથી અક્રમ બાળક તલવાની ધાર તો બહુ સારી કોઈ નટ હોય ને તો એની શીખી જશે કોઈ એનું કશું નહીં થાય તલવાર કશું નહીં કરે ના હોય તો તલવાની જાડું હોય ને બધું તો લપસી પડે ત્યાં શું કરતું જતો રહે. ગભરાઈશ નહીં હા નીલુ તું ગભરાય છે આ જરથો સાહેબ બેઠા છે તારી જોડે શું કહું કરું તો નથી ખાતા જરથો સાહેબ બોલે આવે એટલા માટે તો ડ્રેસ કરાવ્યો હતો તારા ઘરમાં સારો ડ્રેસ કરાવ્યો હતો કઈ તો પારસી ટોપી હે દસ્તુર જેવી દસ્તુર ને એવી હોય ના એવી જુદી હોય એમને પેલો મને પારસી બનાવી દીધો તમારે અને પેલી આપણી કોણ તુસી અરે બાપરે એક વાર પ્રસંગ આવ્યો કેનલપુરીમાં તે બધો ડ્રેસ લઈને આવી હતી હે ડિસેમ્બર હે twenty fifth December twenty fifth December Christmas લઈને આવી બધું અને ખબર નથી લાઈન ત્યાં બેઠી મને આપણે અહીંથી દરવાજે ધમધમ કરતા કે નહીં પણ પહેલું ખાનગીમાં પહેરાય સાહેબ પહેરવનાર આટલું મને અહીંથી દાદાની સમાજ સુધી લઈ જવું છે તે બિશબ્દો લાવે સાઉથ ઇન્ડિયા ગયા ત્યાં પેલા કહ્યું સર તમે તામિલિયન છો શું કહો આવું આ બધા ડ્રેસ તામિલિયન રાખો તામિલિયન બનાવી દીધો રાજસ્થાન ગયા તો આશ્રમમાં જ્યાં જુદી જુદી પાઘડી જુદી જુદી છેતરી નાટકમાં બધા જ વેશ હોય બધી જાતનો વેશ એટલે આ નફા ટોટાની વાત બહુ સરસ છે પેલા ઉત્તમ મહેતા આપણા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ દાદા તમે આ બહુ ટોટા નફાની વાત બહુ મજા આવે છે મારા બહુ આવ્યા હશે ઘણા બધા હશે હમ તે દાદાને મળ્યા પછી દાદાના જ્ઞાન મળ્યા પછી ને દાદાને જેવું ને આપણને સમજણ પડતી પડતી ગઈ બધી સાધનો સમજ્યા છીએ તો घाटाना धंधा ने मुनाफा बोलते हैं वो बोले हुए थे दादा क्या बोलते हो घाटा का धंधे को मुनाफा बोलते हो लालू भाई हैं? શું કહે છે ऐसा पूरा हो मैं देखो तो हिंदी यहाँ बोलती तो देखो ना और घाटा को क्या बोलते हैं मुना मुनाफा बोलते हैं घाटा तो अपने मत जाते हैं घाटा को तो नहीं क्या हाँ, ये तो हिंदी है तो राजस्थान ये बहुत बढ़िया बात बता दिया ओ अभी समझ में आता है कि मेरे लाइफ में क्या होना तो बड़ा इंडस्ट्रियलिस्ट है वो तो लेकिन मजा आ गया हमारे यंग है जैन है यंग है तो भोसराज जी हमारे संग में है वलील है भोसराज जी बंसाली उनके बड़े भाई मानमल जी बंसाली उनका लड़का अशोक वो पास हो गया था तो भोसराज जी वडिल है तो वहाँ आया था और एक दिन बोला कि तो मैं अकेला आया मेरे पास बैठा अशोक मुझे जानता था अशोक आज ऐसा मुझे क्यों लगता है कि मारे भगवान बहुत अच्छे बिजनेसमैन थे मन में कोई बिजनेस नहीं कहीं ऐसा इतना बिजनेस किया था तो एकदम घबरा गया जैठा ने पक्का बिजनेस महावीर भगवान क्यों तकलीफ आई आपको तो महावीर भगवान कैसे बिजनेस करते तो ऐसे मुझे अंदर आता है समझ में क्या करूं तो दादा क्या बोलते हैं आप आपको कैसे समझ नहीं ऐसा आ सकता है सारा इतना कोई इस नहीं बोलेगा लेकिन नहीं ऐसा है तो मैं, क्या, क्या समझाऊ तेरे को जानना है क्या तो साढ़े बारह साल उसने क्या किया बिजनेस किया क्या क्या किया वो तो भगवान थे साढ़े बारह वर्ष तो तब किया उन्होंने तो बिजनेस था वो नहीं था नहीं तब था वो सारा जय समझ जानता है वो तो तब था तब किया उसने कितना कठोर तब किया જાય मैंने समझाया तो मैं ऐसा मुझे समझ में आया है कि महावीर भगवान ने उनका जो बाकी का स्टॉक था दुकान पूरे पूरे करने तो तो था जानता था दुकान वगैरह सब वो उसने खाली होने दी शुद्ध आत्मा उनकी दृष्टि से और शुद्ध उपयोग से उसने शॉप को लेट एम्प्टी होना दिया शुक्र लेफ्ट एम्पटिंग होती थी उसको एम्पटिंग होता उसमें उसके कोई दिक्कत रुकावट कोई चीज ना आई कैसे कैसे उपसर्ग आए कोई मनुष्य समझ ना पा रहे इसे मनुष्य की गज का कल्पना ही नहीं कर सके बोलो तो बिजनेस नहीं तो क्या था अरे दर्द बोल रहे हैं कंचन में क्या बोलो नहीं तो उसमें घाटा था होता था नफा होता था घाटा हो गया तो घाटा नफा में कन्वर्ट हो गया तभी तो केवल ज्ञान खुलना होता है दादा भगवान ने बताया हम भी हमें भी भूले हैं केवल ज्ञान नहीं हुआ इसलिए इतनी बाकी है भूले दर्शन में सब कुछ आ गया ज्ञान में पूरा है पर टिका नहीं क्यों कि इतना बाकी रहा मेरा ज्ञे समझ में नहीं आया पूरे पूरे समझ जैसे वैसे समझ में आओ तो केवल ज्ञान हो जाता है और केवल ज्ञान हो गया तो किसके काम में आएगा हो गए आप दर्शन वहां दर्शन की कीमत जाओ जाओ कोई वो करते ही नहीं कुछ तो क्या करें तो ये हमने ज्यादा मानते हमारे लिए सब कुछ किया और खुद ने कुछ नहीं किया ऐसा आपको समझ में आता है गलू भाई साहब नहीं लेकिन हम क्या समझे मेरे लिए किया हम्म। सबको भी लेता था भगवान हम्म। समझे तो ये पांच आज्ञा ये माए भगवान का सारे बार का तब कल्याण की सीखी तो उससे भी ज्यादा कठिन है है कि नहीं पांच आज्ञा से जीवन जीना वो तो कितना कठिन होगा जो महेश भगवान को बोलो ने तू चाहता नहीं बोल कितना डिफिकल्ट है फाइव सेंटेंसेस के हिसाब से जीना जोर से बोलना बच्ची जोर से बोलना जोर से बोल नजीक रखो जोर से बोल सब सुना करेंगे उसमें सर्व गुणी नहीं है सर्व कहा है कि सर्व के जैसा कोई कार्य हो तो शरीर से हो तो। यहाँ तो सर्व कैसे हो सकती है आप लोगों को ऐसा क्यों होता है जोर से नहीं चालू तो नहीं लग रहा है हम्म। आपका मशीन बराबर नहीं काम मेरे मेरे लिए मेरे लिए डिफिकल्ट कितना अभी तो शुरुआत हो रही तो इसमें मैं डिफिकल्ट बात की इसीलिए मेरे को डिफिकल्ट लगा हाँ, ये मेरी गलती है ये मेरी गलती है तू उन्होंने पूछा इसीलिए उनके लिए करता हूँ तो तू तो पूरी तेरे ढंग से दे तेरे लिए कुछ डिफिकल्ट नहीं है क्योंकि मैंने तेरे को काम दिया है मैं डिफिकल्ट हूँ या सिंपल आप सिंपल समझ में आता है <laughs> ऐसा हमें डिफिकल्ट किसी के साथ नहीं होना है तो ग्रह में तेरी गुरु रश्मि ऐसी तेरी काम करेगी सभी के लिए सिंपल हो जाएगी आज्ञा धर्म हाँ। तो हमें सिंपल बनाता है बहुत सादे बना सीधे सादे बनाता है लेकिन सीधे सादे हो गए तो कितना आनंद आता है एक दो तीन व्यक्ति मेरे तो कितना मजा आ जाती है नरू क्या बोलती है मेरा परवेज कितना सीधा करना मजे का है, कि नहीं लेकिन मेरे मेरे मुताबिक मजे का हो जाए तो खुश खुश हो जाओ ये हाँ बोलती है और ये तो मैंने मेरा का बेस्ट फ्रेंड बनाया मैं, मैंने उठा लिया उसको अभी तेरे को छोड़ने वाला नहीं हूँ हम्म? तो तैयार हो गए लेकिन नलू की परमिशन मिली तो मैं आपके पास आ गया मेरे को नहीं उनको परमिशन मिलेगी वो तेरे साथ रहेगी तो <laughs> बच्चे संभालेंगे अपना बच्चे तो बड़े अच्छे हैं आज के परेशान नहीं है बोल दे एकदम हाँ, तो बच्चा है कि नहीं <laughs> हाँ जोर से बोल रहे तेरा आवाज तो बड़ा है आपका ही बच्चा और से बोल जोर से गुना बचाई उसका क्या जरूर है मेरे में की जरूर है तो मशीन है इसीलिए आज का आवाज आपकी शक्तियाँ कम है आज का मनुष्य शक्तिहीन नहीं ऐसा नहीं है शक्तिहीन महीना रिलेटिव में शक्तिहीन है दादा ने बनाया नहीं है और ज़्यादा एफिशिएंट हो जाए इसीलिए ये निकाला जो शक्तिहीन बनाता था वो हमें जानते नहीं थे वो निकाल दिया दादा ने अभी तो हम्म, अपने शब्द निकलते उसमें शक्ति आती है समझे ऐसा हो गया घट्टा और घाटा और नाफा मुनाफा आज्ञा धर्म प्रोडक्शन का धर्म है क्या और आज्ञा धर्म में जितनी क्षतियां भूल होती है वो घाटा का जीवन चला जाता है तो जीवन सारा मुनाफा वाला हो गया तो उसमें घाटा न हो इतना हमें अलर्ट रहना चाहिए बस डॉक्टर ठीक है बोलनी ठीक है हम्म? पेशेंट बोल आएंगे आएंगे आएंगे ठीक है हम्म? और जो डॉलर आएंगे ज्यादा आएंगे तो भी उसको लाता है कितनी पगार है उसकी कितनी बड़ी पगार है कहाँ गया हम आपको मालिक डेंटिस्ट क्लिनिक का मालिक ओनर है ना तो हाँ। है तो उसमें सही मार्ग पर होना चाहिए अपना तो संभाल के बिना संभाल के करेंगे तो हैरान हो जाएंगे ऐसा नहीं <laughs> पक्का संभाल खुद का पीछे जाने दो प्रॉपरली पॉजिटिवली बोथ उसका तो होता है मुनाफा का ये भी वो निकल जाता है और घाटे के लिए भी निकल जाता है घाटे के लिए डॉलर हमारे हाथ से नहीं निकले हुँ? हम्म? इसी काजे रखने कि मुनाफे न निकले इसके बाद काजे रखेंगे आप <laughs> हाँ क्रेडिट हाँ, तो होगा तो क्रेडिट जो है काम में लगेगा आपको मसन भाई साहब ऐसा है पर एक्सेस क्रेडिट हो गए क्या करेंगे आप हमारे पास यूज है दादा ने दिया है दिया है हाँ यूज करने का वो यूज है सर हाँ। ये संग में संग की प्रवृत्ति सत्संग बहुत कुछ है अपने पास अभी आपको काम दिया ये मुनाफा का काम मिला आपको गुरु लक्ष्मी काम करे जाओ तो रिलेटिव चलेगा लेकिन रिलेटिव में तेरे को मुनाफा होता चलेगा तो किसी को लाभ नहीं देगी फिर भी तेरे को નફો થયા કરશે તને આ કામ કરતી નથી એટલો તું જ જોજે અનુભવ કરતી એક્સપિરિયન્સ તારે પણ એટલા માટે તું તારા ક્લિનિકમાં જઈ છે ડૉક્ટર તરીકે એટલે તારે એમાં જો એમાં મજા નહીં લો ને રસ ખેંચું તો નથી પૈસા બહુ આવશે તારા ડોક્ટર બહુ આવે છે પૈસા ડેન્ટિસ્ટોને જમાનો આપણે આપણે કોઈની પોલ નથી ખોલતા પણ સત્સંગ તો સત્સંગ છે સત્સંગ એટલે જેટલા ઢાંકેલા છે એમાં ઉઘાડા થઈ જઈએ ખુલ્લા થઈ જઈએ શું કહ્યું તો સુરેશ ના પાડે જવું મજા પડે છે મજા પડે છે तो ये तो बहुत बड़ी शास्त्र सारा भारत के सभी शास्त्रों यही बात बताते हैं और वितराग भगवंतों के सभी शास्त्रों एक ही बात बताते हैं कि मानव जीवन भारत में जन्म पाया कौन सा है क्या है हम्म? आज कोई हिंदी तो है नहीं तो कि मरा हो કેમ થાય છે ગરબડ वो कौन है ગૃહલક્ષ્મી ગુજરાતી का कहीं भी सारू लगे बोला अच्छा अच्छा अभी दूसरा नहीं थोड़ा तो समय वो पूरा कर देंगे एलो करेंगे अच्छा नंबर 93 वो एक नंबर का गया लेकिन हमारे लिए पक्का हो गया नंबर 93 बोलते हैं ફાઇલ માત્ર નિકાલી બાબત છે બોલો નિકાલી બાબત નિકાલી બાબત એ બહુ મોટું તપ છે તપ એ ક્રિયા નથી કારણ કે એ સમજણ પૂર્વક નું છે એમાં જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી રહેવા માટે પુરુષાર્થી રહેવું પડશે अंतकरण तप से दिल तप से सनती तो कहे से बर्फ की गर्मी थी बर्फ की गर्मी क्या है तू जानती है कि बर्फ बहुत गर्म होता है गर्म हो तो हाथ लगा तो जल जाता है और बर्फ हो अगर उसमें ज्यादा हो गया जलन हो गया है तो बर्फ बाइट करता है बाइट स्नो बाइट बोलते हैं सुना हाँ? तो, तो अभी नहीं आई ना फ्रॉस्ट बाइट कहते फ्रॉस्ट बाइट तो तो नहीं आई तो जानती है अभी एक कब कब आई दो साल दो साल में थोड़ी पढ़ाई हो गया यस वो फ्रॉस्ट बाइट फ्रॉस्ट शिकागो में तो शिकागो में किसी को नहीं होती होती है गंजन में ले चिका में बोलते हैं फ्रॉस्ट बाइट फ्रॉस्ट गर्म होती है ठंडी फ्रॉस्ट है ठंडी तो ठंडी बाइट कर सकती है तो बाइट बहुत डिफिकल्ट होती है वो अग्नि बाइट करता उससे जरा ज्यादा होती है नहीं ऐसा बोलते हैं लोग ना अगर गई वो गई ना तो किसी दिन तक निकाल देना पड़ता है डॉक्टर वाले लोग सब निकाल लेते हो सब आप बोलो ना बोलो जोर से समझाओ दोस्त आपको हाथ में नहीं आते कभी ब्लड सप्लाई कट ऑफ होता है ऐसे कैसे तो blood supply cut off blood सुख सुख सुख सुख के वैसे गैंग्रीन ગેંગ ફ્રોસ્ટ બાઇટમાં ગેંગ્રીન થઈ જાય ધ બ્લડ ગે- ગેંગ્રીન પાછું શું રહ્યું નવું ગેંગ્રીન એટલે શું એ ફ્રોસ્ટ બાઇટનું જેવું ડેડ આખું ટીશ્યુ બધું મરી જાય કેમ કે there is no blood flow મારે અહીંયા છે વિચારો હાજી અહીંયા આપણે ગેંગ્રીન થાય ગેંગ્રીન એટલે શું મેં તો એવું સમજ્યું છે ગેંગ્રીન એટલે ગયા એ સાચી વાત છે ડોક્ટરો રહેવા જ ના દે અને રાખો તો બધું કેમ પછી ખલાસ થઈ ગયું અને બહુ ખલાસ થયું બીજા વધારે ખલાસ ના કરે એટલે કાઢે તો પછી બીજું સારું રહે કે છે પછી બધું મન પટ્ટા કરે બધા બરફ નજારે છે મને ખબર જ નથી સાહેબ દલુભાઈ તમે વાત સાચી છે તો આપણું અંદર હૃદયમાં તપ થાય કે એ બરફથી ગરમીથી થાય બરફની ગરમી જેવું હોય છે બરફ તો એટલે એ ગરમી ચૂસ ચૂસ કર્યા કરે છે એ આપણે નીકળી જાય એટલા માટે સુરેશ કેટલા મિલિયન થાય તો ગરમી ના આવે આ છીએ બધા શાક સાદા લીલા પોચા આ બધું છે પણ એને ખબર નથી કે મારા જીવનમાં શું થાય છે મોટી છે કેવી બેઠી આ તમે તમારા પર હસો છો પછી હોય તું તારા આગળ પાછળ જુએ છે તું હું તારે દુઃખ રડવા મારી આવું છું અંજલિ કે એ કોણ છે અંજલિ મારી બહુ છે બિચારીને કઈ બહુ કહ્યું આવતી હશે પેલા બહુ કહીએ બધું સમજાશે હા આ બધાના જીવનમાં પોતાની થયું કોને લાગ્યું કે મારી જોડે થાય છે એમ નથી આવતો એટલે અમે કહી શકીએ શીખવાડી છે બાકી થોડું ઘણું રહ્યું ગુરુજીએ શીખવાડ્યું પછી એ કહે છે હું તમે પણ શિક્ષિત કરું છું એટલે જાઓ. પછી એમાં બધો નફો થયા કરે સાહેબ ટેન્શન શું વાત કરે? હા તો છોકરાઓ પર નફો ના કરાવે બધા જ કરાવે એ આપણે બધાનો અનુભવ છે જો આનંદથી જીવીએ છીએ બધા નહીં કે નહીં ખરું કે નહીં એ તો કઈ જો આ વગર જીવવાનું હોત તો શું દશા હોય આપણી અરે ગયા આવા અમેરિકામાં મોહ આજે પેસિફિક બહુ નાનો પણ એવો મોહ અહીંયા હતો પેસિફિક નાનો પડે સાહેબ મોહના સાગરમાં આ મહાત્માઓ અમોહ રીતે જીવી શકે છે ઘર મોટા મોટા મોટા પૈસા બનાવવા રહેવાનું બધું હોય પણ ચોથી નથી થતું આપણને સવાલ આવે પણ મોરો અવાજ આવે કેવો આ અવાજને મોરો તો કોઈ કહે જ નહીં ને હા, તે પેલો હવા જામી ગયેલો એ નીકળે છે તો જ બધો નીકળે છે એટલે બરફ ને ગરમી એટલે તો બરફ વધારે જામે કે ઓછો જામે ગર- બરફ ન જાય કે ગરમી ન જાય એટલે આપણો બધો હવા ન જાય છે બધું નીકળે છે બધો એ તપ છે આપણું અંદર તપ એક શબ્દ યાદ થઈ જાય આખી જિંદગી એટલે આપણો કડવો શબ્દ જો નવો પાછળ વાગ્યો પછી આવી જાય પછી સમજાય મને કેવી રીતે પછી મોડું ખબર પડે ખરું આવી ભૂલ ન લીધે આખી ભૂલ ભોગવવું પડશે તો સમજી જવું પડે પછી હાજર હોય તો એમને જઈ માફી માગી પણ ના હોય તો શું કરીએ પછી એમને બોલાવવા પડે હાજર માફી માંગવી પડે પણ માફી માગવાની કળા આવડી જાય તો ગયા ના ગયા સવાર જ ગુણ થતો એ પ્રતિક્રમણ નહીં કર્યા એ ભગવાન કર્યું વાળા બાર વર્ષ કર્યું કે વર્તમાન તારું જે શરીર બનેલું ને હવે એ બધું નીકળી રહ્યું છે એટલે હું ક્યાંય વચમાં નહીં આવું ખાલી થઈ જશે જા ખાલી થતાની હાથે શરીર રહેશે તો કેવળ ધ્યાન ખુલ્લું થઈ જશે આગળ તમે શું કરી રહ્યું તમને બધી રિઝલ્ટ લાવી એ અંદરથી એવા કોઝીજ ઉપર કરે છે કારણ સર્જન કરતા ऐसे उसको कार्य में आने के लिए तो ये लाइफ तो बड़ी अच्छी है कि नहीं तो ये लाइफ हमें डेडिकेटेड टू फाइव आज्ञा half sincerity, hmm? and little honesty થી જીવી જવું જોઈએ ફૂલ સિન્સિયરિટી અને લિટલ હોનેસ્ટી ફૂલ ફૂલ બોલ ફૂલ એટલે શું એટલે સ્પેલિંગ હા એ એફી કે જે આપણે એફઓ એવું નાખેલું સારું કશું કહેવા નહીં આ તો સાહેબ તમે શું કહો ફ્રોસ્ટ બાઇટ ની ગરમી કેમ કીધી ફ્રોસ્ટ બાઇટ કોને આમાં આવ્યું ફ્રોસ્ટ બાઇટ એ તો લોકો બધા જ કહે છે અહીંયા ડોક્ટરો કહે છે ના but why frostbite why frostbite It is worst bite than a cold Oh, that way. That way. fire. Yes. Worse than fire. Worse than the heat. But fire can burn. This is much કારણ કે ખરાબ કરી નાખે છે ફાયર બંધ કરી ડોક્ટરો રિપેર કરી આપે અમુક અમુક સ્ટેજમાં કરી આપે પછી એને ડિગ્રી કહે છે આટલી ડિગ્રી વાત કરી આવું કરે ડોક્ટરો પર બહુ વિદ્યાઓ છે આજે દીકરો દસ દાદાજી તમારો rest period તું તને કહે છે કે મારો સર છે આવું મારું તું કહી જાય હું યસ સર જોતા નહીં અમુક આ છેલ્લો દાડો જવાનો કંટાળો નથી. અરે જવાનું ફાઇલ નિકાલી બાબત છે તો સમજણ ગઈ ને આ નિકાલી બાબતે બહુ મોટા મોટું તપ છે અને સતત આપણે રહેવું પડશે તો મીઠું આવે તો બહુ જાગી જવું પડશે મીઠું સ્વીટ લાગે ના ના ના ના એ આગળનું આપણે બધું સ્વીટ લાગે થયું ને એ નીકળવા માટે આવ્યું છે શું અને કડવું લાગે તો ત્યાં પર મોડે નહીં ચડાવવાનું એમ ફાઇવ ફાઇવ બસ એ ખાસ કરીને હવે છેલ્લું વાંચી લો આખું ટુ વન વન ફોર આખા બ્રહ્માંડમાં ક્યાંય એવું ચેતન છે જ નહીં આખા બ્રહ્માંડમાં ક્યાંય એકલું ચેતન છે જ નહીં આખા બ્રહ્માંડમાં એકલું એટલે એનો ઓનલી ચેતન that is only no no no it whole universe and that whole world યુનિવર્સિટીના વર્ગમાં એટલું કૂદકા પણ ક્યાંય નથી એટલે એટલું વાંઝડ પણ ક્યાંય નથી સંયોગ સ્વરૂપે જોવા મળશે પૂતગલ જળ અને ચેતન સંયોગ સ્વરૂપે જોવા મળશે સંયોગ જોડે જોડે આ ઉદ્ગાર અને ચેતન એ બેના સંયોગમાં એ બેના ભિન્નપણાનો તમને અનુભવ સ્વાદ એ મનુષ્યના વિકાસની ગતિમાં એ સ્વાદ તમને પામી શકો અને ભિન્નતાનો સ્વાદ પામી ભેદ વિજ્ઞાનથી આખો ભેદ પામી અને ભેદનો ભેદ પામો અને એમાંથી કેવળ સ્વરૂપ થયા પછી જ તમે છૂટી શકશો નહીં તો ના છૂટાય ભેદનો ભેદ એટલે કે જ્ઞાતા ભાવ છે એ પરિણામ સ્વરૂપ થઈ જાય છે એનો ભેદ કમાય એ ભેદનો ભેદ એટલે કે ત્યાંથી છૂટો પછી જ તમારું જ્ઞાન પ્રકાશશે નહીં તો નહીં આજ્ઞા ધર્મ આખું આ સમાયેલું છે કંચન ચિકાગો આ તો બહુ લાંબુ છે હવે આનો તો સત્સંગ બધે મહિનો લાગશે મને ઘડીએ ઘડી કે પણ આ શરીરને હળવું રાખજો ભાઈ તો આવી શકે હા અને એને થોડો આરામ આપતા રહેજો તમારા ડોક્ટરે કહે છે કલાકથી વધારે તમે નહીં કલાક કલાકથી બહુ સારું ચલો નવો વિતરાગા નવો વિતરાગા જય સતશુદ્ધાત્મા બોલો ને જય સતશુદ્ધાત્મા જય સતશુદ્ધાત્માનું ચિત્ત શુદ્ધાત્માની કોન્શિયસનેસ જય રિઝલ્ટન્ટ આનંદ એમાંથી રિઝલ્ટ થતો આનંદ દેટ ઇઝ બ્લીસ right? દીકરા ગમે કે જસ્ટ યુ ડિસાઇડ પપ્પા પપ્પા સહી સચિન એ મોમેન્ટ રાઈટ હવે કોઈને મારાથી દુઃખ થયું માફ કરશો બધા હે તો એટલે તો નથી તમારાથી દુઃખ થયું તો બધું સ્વીકારી જાઓ વાંધો નથી પૂરેપૂરા પૂરેપૂરા મારે કોઈ નથી બોલતી અને બેટર થઈ જાય સહજ ક્ષમા એ આપણામાં ખોટી થઈ જાય